મોટરો જેમ હોર્ન વાગ્યા કરે છે એમ કૂતરાના હોર્ન વાગ્યા કરે છે કૂતરાના હોર્ન વાગે ના વાગે કૂતરાના હોર્ન હોર્ન કેમ નહીં કેતા આપણે ઓળખાય નહીં જો એનું હોર્ન કહે તો પછી પેલા એનું છે તે મોટરનું હોર્ન એમાં તો બધું પછી ફેર ફેર ઓળખાય છે તે એટલે મોટર વાળાને હોર્ન કહ્યું અને આ હોર્ન છે તે બસે છે એવું કહ્યું અને વકીલો શું કહ્યું પ્લીડિંગ કરે છે પ્લીડિંગ કરે છે એ ખરી રીતે બસે છે એ વન જ છે પણ આપણે વિવેક થી કેવું પડે ને વકીલો જજની પાસે બોલે છે એટલે પ્લીડિંગ કરે છે એમ કેવું પડે શું કરવું પડે પ્લીડિંગ હા બાકી બચ્યા બધી એક જ વાત એ હોન વાગે છે આ હોન વાગે છે અને અત્યારે તમારી જોડે વાત કરી રહ્યા છે ને તે હોન વાગ્યા કરે કેવું આ ટેપ રેકોર્ડ છે શું છે આ કોણ તમારી જોડે વાત કરે ટેપ રેકોર્ડ હા તે આ tape record first tape record મોના પરથી આ સેકન્ડ ઉતરે એના પર ત્રીજી ઉતરે એના પર ચોથી ઉતરે જેનાથી ટેપ રેકોર્ડ ઉતરે એ મૂળ ટેપ રેકોર્ડ હોવી ઘટે એ તમને સમજાય સાયન્સ સાયન્સ ના રિવાજ પ્રમાણે હા કે ના સમજાય સાયન્સ નો રિવાજ તો ખરો ને મને કે છે ભગવાન કરતા વગર ચાલે નહીં કે છે એટલે ભગવાન જ આ બધું બનાવ્યું છે ત્યાર પછી મેં એને કહ્યું મેં લોજિકલી તને પૂછવામાં આવે કે ભગવાન ને કોણે બનાવ્યો તું શું જવાબ આપીશ કહ્યું પૂછે કે ના પૂછે લોજિક કરી ભગવાને બનાવ્યું કે તો આગળ લોજિક બંધ નહીં થઈ જતું બંધ થઈ જાય ખરું લોજિક શું કે ભગવાન ને કોને બનાવ્યો કે છે ના કે અધિકાર ખરો ને એને કારણ બનાવનાર હોય તેનો બનાવનાર હોવો જોઈએ જ શું હવે આટલી બધી લોકો અત્યાર સુધી આ બધું ભેટે છે ખીચડો ચડાયો છે લોકો ચાલવા દીધો ને અત્યારથી એ બધું બનાવ્યું શું તમે સમજાય છે ને આવું કઉ તમને થોડું માન્યામાં આવે ખરું હા હા રૂપિયા બે એક આની માન્યામાં આવે છે એ ચાર આની આવે છે ઉતરે છે મગજમાં ઉતરે છે હે મગજમાં ઉતરે છે કે છે ના પણ દયાની ચારણી કઈ માનવામાં આવે છે કે હંડ્રેડ પર્સન્ટ માનવામાં આવે છે એ તો બધું સમજાય પછી ખ્યાલ આવે ને પણ અત્યારે મગજ ઉતરે છે કે કેવું લાગે છે ઉતરે છે ને ઉલટી થાય એવું લાગતું નથી હોય ગવરું નહીં થતી આનંદ થાય છે ને આનંદ વધતો જાય છે ને ચોક્કસ હોય અને તમારો આત્મા કબૂલ કરે છે મારી વાત મારી વાત જો તમારો આત્મા કબૂલ કરે તો એની પર ચેકો મારવા જેવી નથી ત્રણેય કાળમાં કેવું તમે સમજો અને લોકોને એમ જ કહું છું ભાઈ મારી વાત તમારા આત્મા કબૂલ કરે તો જ તમે માનજો બરાબર મારી ઠોકી બેઠાની વાત ખરી વાત છે કારણ કે આ વાત મારી નથી આ વાત રેકર્ડ ની છે કોની છે રેકર્ડ હું જુદો તમે જુદા રેકર્ડ જુદી તમે રેકર્ડ ની વાત સાંભળ્યા કરો છો હું રેકર્ડ માં શું વાગે છે તે જોયા કરું છું કેમ તમને સમજાઈ રહી મારી વાત હા એમ રેકર્ડ કોણ વગાડે છે તમારી એ પૂછે છે તમારી રેકર્ડ કોણ વગાડે છે આઈ કોણ વગાડે છે આ તો વિજ્ઞાન છે આ વિજ્ઞાન બધું વિજ્ઞાન <laughs> બધું અંદર વિજ્ઞાન છે બધું આખું હા ખાવા નાખે છે ને લોકો તે એક સાહેબ તો મને કેતા હતા કે હું તો એલર્ટ બહુ શું કે છે ગ્લેક્સોના મેનેજર છે મારે તો ક્ષણે ક્ષણે એલર્ટ રહેવું પડે છે બાકી છે ને ભાગે છે તમને ખબર પડી ને હા ડાક્ટર નો હોય કે ભાઈ તમે પાચક રસ નાખજો તો શું થાય આપણું એટલું જ છે તે તમને કામ લાગશે પછી લાગે નહીં માટે એની એનું કેલ્ક્યુલેશન છે માટે જે કુદરત આપણને આજે નથી પચવા દેતી તે બરોબર છે કાલે પચવા દે છે તે બરોબર છે ડાક્ટર તો વધારે નાખ નાખ કરી અને ઓગણીસો ને એસી બાદ આપણે જતું રહેવું પડે અપચો થઈ જાય પેલું વધારે વાપરી જાય શું થાય કુદરત ની વાપરવાની કળા બહુ સરસ છે ને એવું તમને લાગે છે કુદરત ની કળા આ જો તમારા હાથમાં જો જરાક જ સત્તા હોય ને તો અહીં આંખમાં જ્ઞાન રસ ને તમે બધી જવા દો વધારે અને ચશ્મા ના લાવો શું કરવું પણ ના તમારું આ ઠેઠ સુધી આખી જિંદગી નભાવવું છે તેટલા માટે આ હિસાબ તમને કાઢ્યો શું આવું આવું આખી જિંદગી નભાવવું છે સમજો ને આ પહેલું વપરાય જાય પછી રે પ્રમાણસર થવું છે ને કુદરત નેચરલ પ્રમાણ નિરંતર પ્રમાણમાં જ રહે છે તો મારે કેમ ચશ્મા વધારે નહીં લાવવા માલ લાવવો પડ્યો કારણ મારા પ્રમાણમાં વધારે છે આ ભાઈ માલ જો એટલે લાવવા નહીં પડ્યો તો આ પ્રમાણ ઓછું છે કોઈને એથી ઓછું હોય છે કોઈને એથી ઓછું હોય ને the world is the puzzle itself puzzle થયેલું છે એક ક્ષણ વાર જમ્પિંગ ના બેવા દે તરફડાટ તરફડાટ તરફડાટ તરફડાટ જોઈ તમે આ માછલું તરફડે કરું પાણી બહાર કાઢીએ તારે પાણી બહાર કાઢીએ તો અને આ મનુષ્યો વગર બહાર કાઢે તરફડાટ ઘરમાં હોય તો તરફડાટ બહાર જાય તો તરફડાટ ઓફિસમાં જાય તો તરફડાટ આખો દાડો તરફડાટ તરફડાટ તરફડાટ એ તરફડાટ મળી જાય કેટલું આનંદ રહે જો મારો તરફડાટ મળી ગયો છે કઈ ગઈ વાત કરું છું તારે મટી ગયો તરફડાટ મારી જોડે બેહો તારથી જ આનંદ ઉત્પન્ન થયા કરે ભાંગતી બધું ગા ગા કરે આશા રાખીએ આશા રાખીએ પણ ભાવના રાખવાની આશા રાખવાની ભાવના રાખવાની તેર છે પાંચ પચાસ છોડી દઈએ પણ આ તો એક ની ગ્રહણી તેને કે છોડીને આવતા સ્થિર શું કે છે છોડી આવતા કે ને હા એ આવું ભટકી બધા તેમાં આપણને ભટકાઈ મારે શું કહે એને તો વડવાટ થઈ હોય આપણે વડવાડ થઈ થઈ શું આપડે છોડીએ એને તો વડવાટ થયો ના ફાવતું હોય કશું છોડવાની જરૂર નથી સમજ પડી ને વાત વાત ને સમજવાની જરૂર છે છોડે પાર ક્યારે આવ્યો શું શું છોડશો તમે કામ ક્રોધ લોભ મો કામ ક્રોધ લોભ મો હા એ છોડવા જેવું છે તે છોડો સર છે હવે નથી ને જેને ક્રોધ માર માયા ના હોય શું કહેવાય ભગવાન કેવાય શું કેવાય ભગવાન કોઈ સાધુ સંન્યાસી ને ના હોય એવું હોય જ નહીં બધો માલ ભરપટ હોય પણ આમ તો ઠંડો દેખાય હમણાં આવ્યો જો જરા હરી કરીએ તો ગુસ્સે થાય પણ ફેર મળે જીવ હું કાઢે આમ ક્યાં બારી બેલું બારી બે રહું તાર નબરી જતી રહી બધી બીજી શબ્દ કહીએ સચર સચર અને આ સચર ને જોનારો અચર છે કેવું છે આ સચર ને જોયા જ કરે આ બધું જ જોયા કરે આ એકલું નહીં બધું જે આવે તે જોયા જ કરે એમ નમચળ શું કહ્યું